મતભેદ મનભેદ ને તનભેદ મતભેદ થાય ત્યારે ગમે છે તો કશું થાય છે તને હા વરીસ થાય મતભેદમાં આટલું બધું થાય છે ત્યારે મનભેદ થાય ત્યારે શુંનું શું થાય મતભેદ થાય ત્યારે ઝઘડો થાય ને મનભેદ થાય એટલે ડાયવોર્સ લઈ લે અને તનભેદ થાય ત્યારે ન નીકળે એવું આ ભેદ ભેદને ભેદવાળું જગત છે કંટાળાવાળું જીવન તને ગમે ખરું જીવન આપ્યું એટલે જીવવું તો પડે જ ને પછી ભલે ગમે તેવું જીવન હોય જીવન આપનારો કોણ છે આવો કોણ હશે મૂર્ખ માણસ કે આવું આ બધા લોકોને બળતરામાં જીવન જીવાડતો હશે એવો કોણ હશે કોઈ હશે એવો કારણ કે માલિક બાલિક ગાણો બાણો થઈ ગયો છે કે એ મેન્ટલ થઈ ગયો છે પચાસ ટકા મેન્ટલ હોય તો વળી ચલાવી લેવાય પણ આ તો બધા જ મેન્ટલ તે શું માલિક મેન્ટલ બની ગયો છે કોણ આનો ચલાવનારો હશે ભગવાન તેનું તું નામ દે છે કોઈ વખત કોઈક વખત દઉં છું હમ શું નામથી બોલાવે છે ભગવાનના તો નામ હજાર છે કોઈ પણ એક નામથી બોલાવું છું તને કયું નામ ગમે છે શ્રી કૃષ્ણ એમને કહેને કે તમે જો દુનિયા બનાવી તો આવી શું કરવા બનાવી તમારે કંઈ રાણીઓ બાણીઓ નાસી ગઈ કે પછી બધી છે એમને કહેને કે શું કરવા અમને પજવો છો આપણે એમને વળવું પડે તે એમને આપણે વળીએ નહીં ને પ્રસાદ ધરાવ ધરાવ કરીએ એટલે એ જાણે કે આ બધા જ સુખી છે કે પછી એમને બહેરે કાને સંભળાતું નથી કે આપણે શું કહેવા માગીએ છીએ તે આપણે તેમને વળવું પડે કે રાણીઓ બાણીઓ નાસી ગઈ છે તમારા બાબા બેબી રખડી મર્યા છે કે શું એમ કહીએ ત્યારે એ કહેશે કે ના રાણીઓ છે તો આપણે કહીએ કે ત્યારે આ કેમ બળી હેંડ્યું છે આખું જગત બળે છે ને તમે એકલા નમાર મૂણા હો એમ ભટક્યા કરો છો રાણીઓ લઈને આવો અહીંયા આગળ એમ એમને કહેવું પડે એમ ના કહીએ તો શી રીતે એમને બહેરા કાનમાં સંભળાય આમ ભગવાનને વળવું પડે જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાનને કેમ ના વળાય અને તો જ ભગવાન તમારું સાંભળે પણ કોઈ વળતું જ નથી ને ભગવાનને બધા પરસાદ ધરાવ ધરાવ કરે છે